હિન્દુસ્તાન બે હજાર પાંચમાં વર્લ્ડનું કેન્દ્ર કેમ મેન્ટલ હોસ્પિટલ થઈ ગયું કારણ કે સંસ્કૃત ભાષાવાળાને વિકૃત બહુ શીખવાડ્યું સંસ્કૃત ભાષાવાળાને ત્યારે પ્રાકૃત ચાલી શકે પણ વિકૃત તો ના જ કરાય તે વિકૃત ભાષા આવી એટલે આ મેન્ટલ હોસ્પિટલ થઈ ગયું પણ આ હોસ્પિટલમાં જે મેન્ટલો છે ને તેમને પેટે છોકરા થશે એ ડાયા થશે ખરેખરા ડાયા થશે માટે આ મેન્ટલો જીવે છે એ સારું છે એમના છોકરા ડાપણવાળા નીકળશે વાળ વધારશે એમ કરશે તેમ કરશે પણ છેવટે એ ડાપણવાળા નીકળશે કારણ કે મેન્ટલ હોસ્પિટલના મેન્ટલોના છોકરા છે એટલે છોકરા બધા સારા થશે અને હિન્દુસ્તાન બે હજાર પાંચમાં આખા વર્લ્ડનું કેન્દ્ર થઈ ગયું હશે આ મેન્ટલ લોકોના છોકરાને બહારના લોક પૂછવા આવશે કે અમારે ખાવું કેવી રીતે અમારે ભણવું શું શું એ પૂછવા આવશે આ મેન્ટલોના છોકરા ડાયા થશે માટે આ મેન્ટલ થઈ ગયા એ સારું થયું આ મેન્ટલ થઈ જવામાં ફાયદો શો થયો કે પાછલી બધી જે સંસ્કૃતિ હતી ને તે આખી એબોલિશ થઈ ગઈ વોશઆઉટ થઈ ગઈ આ બધું સારું થઈ ગયું છે ખોટું નથી થયું પાછલા સંસ્કાર સડીને ખલાસ થઈ ગયેલા હતા